આખી રાત બોલ્યા કરે થઈ જાય પ્રગટ આવું મળતું નથી પ્રગટ સ્વરૂપ પ્રગટ સ્વરૂપ ભલે ત્યાં પ્રગટ થઈ બેઠો હોય શું થયું થોડું કચાશ થઈ જાય શું થઈ જાય પ્રગટ થવા પ્રગટ સ્વરૂપ કહેવાનું કોણ છે ફૂલ ફૂલ કોણ એટલે તીર્થંકરો છે કૃષ્ણ ભગવાન એ પ્રગટ ના ભગવાન કેવાય પ્રગટ પુરુષ કેવાય આવે એટલે આ ફૂલબૂન નથી એટલે અમે કહ્યું અને ધ્યાન કહ્યું તેથી શું થયું કે તર્ક ખરાબ મારે શું ફાયદો થઈ જવાનો ભગવાન કેવડાવીને પૂછતું લખવું વધે લોકો ટીકા કરે લોકો પાપ પાપ વધે વધે કરે આ ભગવાન રહ્યા અને આ તો આ તો ક્ષત્રિય પટેલ કહું તો શું ભાડો છો ને કેવડો શબ્દ ભારે બોલે બોલતા આવે શબ્દ ને એટલે આ બધા ત્યાં ખરી હુજ પડી ગઈ મુક્ત થઈ ગયો એવી ટીકાઓ ચાલે અમારા લગ્ન માં જોયું ને કરો અને પાછો ભેગો અહંકાર પૂજા પૂરી કરે અમારે જોડે ભણતા હતા જોડે ભણતા હતા એક જ પાકી તો બેસતા હતા એક જ પાકી જય પ્રગટ તત્વ ત્યાં ધ્યાવ તો નિસ્તત્વ નો ધ્યાતા થાય પ્રગટ ને ધ્યાવવાથી પ્રગટ થઈ જાય બસ આ રસ્તો સીધો સરળ પેલો વાંકા છૂકો બધો ક્યારે થયો છૂકો નહીં બરાબર આંતરિક સુખ જોઈએ આંતરિક સુખ જોઈએ ભલે બાહ્ય સુખ કરો ભોગવો પણ આંતરિક સુખ જોઈએ બરાબર બેનું લેવા જોઈએ આ બાહ્ય સુખ આમ આમ રહેવું જોઈએ બાહ્ય સુખ વધી ગયું એટલે પેલું અંદર સુખ ખરાબ એના પ્રવાહ થી બરાબર બાહ્ય સુખ ઓછું જ ચાલે આંતરિક વધારે વિશેષ માં જોઈએ જાઓ ભાઈ તો સંતોષ આનંદ કોઈ મદદ કરનારો છે ભગવાન કોઈ મદદ કરી શકે કોઈ મદદ કરી શકે નહીં તમારી જોખમદારી બરાબર એટલે તમારું આ બધું છે વેપાર તમારી બીજને શરૂઆત જ તમારી શરૂઆત જ તમારી જે જે કરો તેના જોખમ છે નહીં બરાબર માટે એવું કરો કે જેનું જોખમદારી આપણે આવે વધો નહીં વાંધો નહીં ચિંતા ના થાય વાંધો નથી પણ કલ્પિત સુખ લેવા જતા આપણું આંતરિક સુખ જતું રહે અંતર નું સુખ ના હોય તો માણસ ને ઘણી વાર ચેન પડે નહીં ખબર દો રૂપિયા હોય ચેન પડે નહીં અને ચેન પડે તો ભોગવે આ વસ્તુ તારી ભોગવાની વસ્તુ ભોગવે ક્યારે ચેન પડે તો ભોગવે જેવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે કે લોકોને ત્યારે જ પડતું ત્યારે શું થાય ચાલીસ લાખ રૂપિયા ફ્લેટ છે એને બિલકુલ ત્યાં નહીં પડતું પછી મારે સમજ પડી પડી રસ્તો બધા એક વ્યક્તિ પહોંચાવે બરાબર કે ફ્લેટ કે જાતે ના લગાડે ના ના જરાય નહીં હજુ તો બધાને ઉતાવળ થી જવું છે ઉતાવળ રાખવી છે ઉતાવળ રાખવી બધાને ઉતાવળ કરવી છે ભૌતિક વસ્તુ મેળવવા માટે અમુક માણસ ને ઈચ્છા હોય ને તો ઈચ્છા કરેલું કામ ની બધા આખા જગત ની ઈચ્છા છે ને જગત ની આખું જગત આ ખોળે છે એમાં આપડે પોતા કેટલો આવશે શું કેવાય <coughs> બધા ખોળે છે વસ્તુ એના કેટલા રહે શું કીધી આપડે બરાબર જગત ખોટ છે એમાં હાથમાં કશું આવે નહીં અલા તો માયાની બધી વાત છે હા હા જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવામાં આવ્યું છે સુખ તો પોતાની પાસે ધનાતન સુખ પડેલું આ વિકલ્પી સુખ છે તો ધ્યાન કરે તો ભલે વગલો ત્યાં ના પૂછતા એટલે ધ્યાન પડે તો હા ધ્યાન પડે અને પેલું તું કાયમ ગમે ત્યાં જઈએ તો ત્યાં પડે એનું નામ સુખ કહેવાય ગમે ત્યાં જઈએ અહીં બંગલા હોય તોય ચેન પડે ઝૂંપડીમાં હોય તોય ચેન પડે એનું નામ સુખ કહેવાય અને સુખ કેમ કહેવાય ભગવાને બનાવ્યું નથી સાયન્ટિફિક પગલ ઇત્યાજ પગલ થયેલું ભેગા થાય અને પાણી થઈ જાય તેમાં કઈ પાણી બનાવનારનું કઈ માલ બનાવી શકે નહીં બરાબર તો ભાઈ હું બનાવનાર છું તો આપડે કઈ લે આ સુયસ નથી આજે મળતા એક એક છે ચગડા બને બરાબર હા વસ્તુ ના આધારે જે બનતી વસ્તુ જેનો ખરેખર બનાવતા નથી નૈમિતિક બનાવે નૈમિતિક બનાવે નહીં તો ઉપર ઉપર વાદળ થાય છે ને વરાબ થઈ જાય છે કોણ પડાવે કોઈ દેવ કે દેવ કે શું કરતા વાતાવરણ વાતાવરણ જેવું થઈ જાય આખો દાડો પગલ ઉભા થયા કરે વંદન પોતે જ પગલ છે આખો દાડો પગલ ઉભા થયા કરે કોઈ કશું કહ્યું તો પગલ ઉભી જાય પગલ બંધ કરવાથી નથી નથી કરવાનું પગલ ગુના થાય એવું જીવન કોઈ ગાય પડી જાય પગલ ગુના થાય અને નફો આવ્યો તો ના થાય ખોટ આવ્યો તો પગલ ના થાય એવું રાત્રે ઊંચા આવી જોઈએ આરામથી ખોટા રસ્તા ચીડાયા કરે ઘરમાં હું ઘરનો નફો આવે ત્યારે કડિયારી આપતી ના ફૂલાઈ જાય ફૂલાઈ જાય ખર્ચો કરે ફૂલાઈ જાય અંદર ફૂલાઈ જાય નફો થાય જાય ફૂલાઈ જાય એ એમનામાં ભૂલાઈ જવું એનું નામ મોહ કહેવાય મોહ વસ્તુ ઠોકર ખાતે ભૂલી જાય અને એ કલકાય ફરી વાગે તો જાણે કે મોહ છે જબરજસ્ત જાગૃતિ રહી છે ને ખલાસ કરનાર જાગૃતિ ને ખલાસ કરે હિતા એટલું ભાન કરી નાખે બરાબર બંગલા બધ્યા એટલે સારું થયું તમારે અરે ભોગવતા શીખો ભોગવતા શીખો હા જીવન જીવવાની કળા હોય છે ના પ્રસાદ ભેગો થયેલો બગલો થયો બસ તકે એવું કરો તકે એવું તકે એવું કરવા કારણ કે આ તપલ વસ્તુ નથી બગલો શું કે છે કે કહો તું ચાલુ જઈશ કે કહો હું ચાલુ જઈશ કે બરાબર આપડે પૂછે તું શા આધાર ચાલુ છું તકતા ખોટ જશે તો હું ચાલુ જઈશ બરાબર અને નહીં તો મારા કરતા તારી ઉંમર ઓછી છે વધતું ચાલુ જઈશ ઉભો બરાબર શું કહ્યું હા માટે તે તો વિચાર છે ત્યારનો સત્યુ ના કરી શકે કોને પૂછ કે છે બરાબર પૂછ કે તે રીતે જીવવું બરાબર જીવન જીવવાની કળા હોય છે ખરી વાત છે સ્વતંત્ર રહી શકે કોઈ કોઈ છે નહીં છતાં ઉપરી ભાઈ નિરંતર ભાઈ જીવન જીવવાનું ચોરીઓ કર્યા વગર ચોરીઓ કઈ લોકોની કઈ લાવે ઇન્કમ ટેક્સ તો બધા સરકારે બધા કરે શું કરે બધા જ કરે હા સરકાર વધારે પડતો કે કરે બીજું કરે લોકો આ કરે થોડું કરો થોડી કરે આખો દાડો ભય ભય ને કેટલા માણસ નરક્યા છે રેડ કરવાની બીક લાગે શું કરસ્તો કરી હતી હા હા શું કર્યું રેડ કરવાની બીક લાગે બરાબર દેખાય નથી આપણે ઉતારી રાતે ઉદાહરણ

પશ્ચાતાપ ના કરવા પડે રોજ રોજ અને સુરજ કેવાય જે સ્વતંત્ર હોવું જોઈએ ભગવાન નો પણ ભય ના રહેવો છે ભગવાન તો તમારું સ્વરૂપ છે એ કઈ તમારું ઉપરી નથી તમારું સ્વરૂપ પોતે જ છે કોઈ ભાન થવું જોઈએ ભાન થયા બધું કામ વગેરે ફરે છે એટલા છે તેથી કઈ આબરું રહેતી નથી આબરું તો અંદર ને અંદર નું જીવ કહેવાશે આત્મા કઈ અંદર અંદર ફફડાટ ના હોય અંદર આબરું અંદર ફફડાટ ના હોય ત્યાં અંદર નો ફફડાટ ના રહે અંદર નો ફફડાટ આત્મા શુદ્ધ રહે અને ભય ના રહે એ પર આત્મા શુદ્ધ રહે ને ફફડાટ ના રહે એવું કહો કેવી રીતે ફફડાટ ના રે એ સમજાવો એમ કે છે એ સમજાવે વળે એવું નહીં સમજાવી પછી તો ભૂલી જશો એ તો હું તમને ફીટ કરી આપું તમને ફીટ કરી આપું અને પછી થાય ને એ તો પાપો ભસ્મીભૂત થયા હજી અથવા સુધી જે પાપ નો આ વિચારો બધા ખરાબ થયેલા એને ભસ્મીભૂત કરીએ તો આવરણ તૂટે તો કામ ફેરે તો ભસ્મીભૂત કરીને અમે સહાયતા કરીએ એટલે પછી તમારે તો પછી તમને આ ઉપાધિ ના થાય કશું ઉપાધિ સંસાર ભરો ને પછી સિનેમા જુઓ બધું જુઓ વેપાર કરો તો